તમે કેતા ને આમ શંકા કરીએ જ નહીં હરકુલ આપડે જે છે શંકા કરી તો ઉપાધિ થઈ જાય એના કરતા એક રસ્તો છે સમજે એટલે એ દુઃખ મટી ગયું પાયા તો જેવું તે દુઃખ કહેવાય બંધનમાં આવી જાય સમજે થાય સારું ને ચોક્કસ હે ચોક્કસ સારું ચોક્કસ સારું હે ચોક્કસ સારું દાદા પાસે ધંધે અને પછી જુઓ મજા આવે કટાર ના આવે મિત્રાચારી થાય આ વિશેષતા નથી રાખજે પછી રાખજે મિત્રાચારી એ બધું વિજય ઘેર હોય મારે ચાલવાનું છે ને ત્યાં જવાનું પૂછતું ના હોય તો વાંધો ને પૂછે હોય તો વાંધો ને પૂછતું એ શંકા જેવા નિયમ કોઈ ચેતરી પણ ના કે ના કહેવાય તમે શું ના કહેવાય શંકા ના થાય શંકાનું દુઃખ છે એવું તમે અનુભવ કરો બઉ દુઃખ ભયંકર દુઃખ શંકા રહી શું કારણ આપણે શું લેવા રહ્યા માર્કેટ ના હોય ને માર્કેટ કોઈ વચ્ચે માર્કેટ વળી જશે જતા રહે છે માર્કેટ હશે સોનર મળે તો નહીં પણ એવું નથી આવડા મોટા એન્જિનિયર ને હું કરતો તું એલર્જી લખી શું કે જેવો તે એલર્જી છે મારા તને લાગતું લખી દેવા છે હે સારા ઉગાડ્યા ગયા બધા કરતા એને તારા ઉગાડ્યા કટક એના હતા ઉગાડ્યા મારી આ પ્રોગ્રામ ગમે છે હે રોગ નીકળે છે હે રોગ નીકળે છે નાખવા ગુરુ ભણ્યા પછી આવો મારે ભ્રમચર્ય નથી લીધું પછી લીધું આનંદ એટલે એક્સટેન્શન કરાય છે એક્સટેન્શન કરાય જ કરે જો અમે પહેલી ભડક લાગે શું થવાનું આ ગંદકી સુધારીને શુદ્ધાત્મા છે આ ખાવા પીવાની રોટલી પૂરતી શું કરી આ ભાડાનું બહાર ખાઈએ તો સારું ખવાય છે નૈલું હોય ના નહીનું હોય આપડે ક્યાં નહીલું તો એવી રીતે થયું કઈ સ્વયં પાકી ખવાય એવું હા બધું ચીજ હોય આ સંસારમાં તો પગે લાગે બધી બાજુ આ બાજુ થઈ રહી પર પડતું આપણે જોયેલું કઈ પડતું થાય પણ આ બધું છે તે વિષય આગળ ના જેવું કશું છે નહીં આ તો પછી ન પડેલા ભજીયા મીઠું ઓછું નાખવું પડે એટલે પાણી નાખવું પાણી ના નાખવું આપણું જ્ઞાન હોય તો સંશય પ્રાય મન બગડ્યા જ કરે શું દ્રષ્ટિ બગડ્યા જ કરે આપણે દ્રષ્ટિ સુધારમાં દેખાય ને વિચાર ના આવે ચીજની જરૂર નહીં પડે એવું માહિતી આનંદ છે આ હિંમતભાઈ કે ને કહેતા હતા બહુ શું કહેતા મને ખબર નહીં કે આટલો બધો આનંદ રહે છે મને પહેલાથી ખબર નથી કે આટલો બધો આનંદ હોય છે આમાં બધા છે ને હજુ ત્રીસી માણસો દેવ હાથે અમે આ ચોકડી માંથી આવો બધા દુઃખો તમે જાણતા નથી કોઈ કહ્યું જ નહીં બધા કહ્યું હવે દુઃખામાં જ કે એટલે અમે માની લીધું તમે કહ્યું એટલે અમારા આત્માએ કબૂલ કર્યું અને પછી એક ચોકમાં તો કેટલા જીવો મરી છે ત્યાં સુખ મળવાના હતા આપણા જીવ મારો કે તેના ધંધા કરવાના દુઃખ કશું કશું છો સાડા બાર હા ઉપભોગ ભોગ નહીં ઉપભોગ ઉપભોગ કહેવાય કે ભોગ કહેવાય એમ જો ભોગ એટલે એક પર વાપરીને આ ક્યારેય ભોગ ભોગ ની ભોગ કહેવાય કઈ ના કીધું અને ખરીદ ઉપભોગ કહેવાય ફરી ફરી વાપરા વારે ઘડી તમારે તો ઉપભોગ રાખો આ કમિશન તમે કરો લેંગા લેંગા તે લેંગી હોય જબ્બા વેગી એક એક ક્રિયા સંગત કરે જે કરો જરાક પુરચુક થાય કરજો ભાડી કોઈ કે પોતાનો દોષ દાદા કાળનો દોષ કરીએ છીએ આ કાળું બેહે કોણ હા એક ફોન હશે આ એક ફોન તે તેમાં બે તારા જે આસન કે રાખી નહીં શું કહે ભરત ભરત મૂકી દે સરકાર હે કેટલા વર્ષ છ સાત વર્ષ તને બેઠા વર્ષ થઈ ગયા ને છ વર્ષ વર્ષ પૂરા કરીએ તમારે પૂરા કરો એટલે અનુભવ ના થયા બસ ભલે બે સમજાયો ઘણા આવ્યો એટલે સિંગલ બતલો બધું જોતો નંબર આવ્યા પ્રગતિ મળી જ નહીં જગતમાં પ્રગતિ તેમની પ્રગતિ લાગે છે સો ટકા છે પ્રગતિ છે આમ જોઈતું નથી ઓછી થઈ ગઈ જાગૃતિ પાસે વળીએ જરા બાકી સારી બોલે છે Thank you. અહીં આવ્યા પછી વધારે ફાયદો છે અહીં આવ્યા પછી વધારે ફાયદો છે અને બંને કઈ રીતે હા બંને ને મને વિધિ કરવાનું થાકી ગયો તો ને કહેશે એક ગામમાં ગયા હતા દીકરાને દીકરા આવો દીકરા હું થાકી ગયો નહીં કે બોલાવો આવો તો વિનય ભાગે કરો અવિનય કરી લો ને વિનય જેને કેદે મેં કરી ના મેં કરી બ્લન્ડર મેં બ્લન્ડર કરી ખુરતીમાં ખુરશી માં દાદા ને ઝડપી રહ્યા ને ભાઈ ઉતરતા ગધેડા સાર્યા જાય કે નહીં જાય જાય જાણીએ જાય વાણી દુશ્મન જેવો ભાવ રાખીએ તો મિત્ર જેવો રાખીએ ના જાય પશ્ચાતાપ કરવો પડે પશ્ચાતાપ કરવો પડે ના દુશ્મન જેવો ભાવ રાખીએ ઓળખી રાખે બરોબર મિત્ર જેવો ભાવ રાખે વધે એ વખત દાદા મને બે ત્રણ કલાક એવું થયું કહું કેમ થયું જ્ઞાની પુરુષ પાસે અને ભરત મને નહીં દઈ પૂતા ઉતા પણ એ બીજા લાગે હું કેમ થયું વિચાર ના ના મેં નક્કી થઈ ગયો ક્યારે થાય નહીં હવે મેં એમ ડિસિઝન આવી ગયો ક્યારે થાય નહીં બધા ઝઘડા થઈ જશે તો આ કોલેજમાં ઝઘડા થઈ જશે તો બધા અપરેટર બરોબર દાદા કરિયાની દુકાન શું ના હોય <laughs> કિરાય જાય ફરજ લીધે માગો પણ દાદા દુકાન ખાલી કરવાનો જે નક્કી કર્યો છે ત્યાં દુકાન ખાલી થઈ ગયા છે દુકાન માંથી માલ લઈને આવ્યા છે સંપૂર્ણ ક્યાં થયા છે સંપૂર્ણ ક્યાં થયા તારે કઈ છે ખબર સંપૂર્ણ દશા ખાલી કરી તો કહે શક્તિ આપો કેટલી મુશ્કેલી મૂકી જાય બુદ્ધિ કરે છે જિંદગીમાં એ વિચાર કેટલી થશે ને સર ઓપરેશન કરાવ્યું અંડર ડેવલપ નહીં કહેવાય ડેવલપ નહીં ના માં માણસ અંડેવલપ થયો છે ભરત કોને કહેવાય પૂરે આવેલા ને કર્મ જન્મ તે સમાચાર નું અક્ષર નહીં કર્યું એમ ત્રણ વખત પછી એક્ઝેક્ટ નતા પછી એક્ઝેક્ટ નતા ભગવાન દેવ અરે મેં સહજતા જાગ્યો અહંકાર નો અહંકાર જે અહંકાર કરના આધીન આ જીવન કર મને વસ્તુ વસ્તુ નાખે પહેલા કહ્યું તો નાખે મેં એડજસ્ટ અને આપણે આવી રીતે મથું મરચું મીઠું નાખવાનો જે પ્રસંગ ઉભો થયો કોમન સેન્સ એ વખતે કેટલું હોવું જોઈએ કોમન સેન્સ ઉભું જ ના એના મનમાં એમ થયું ઓછું વધુ પડતો નહીં સર એ આ મનુષ્ય હા હા એ બરાબર એ બરાબર તેથી અમે પીવાની બજાવે બીજું વધારે પડીએ તો બોલીએ કારણ કે ભાઈ સારું થયું છે અસર થઈ ગઈ તો ઓછું પતી લેટ જવું ને આપણે ના બોલીએ બસ હું કહ્યું કરું પછી મને સારું છે કહ્યું નહીં ભોગવાની ભૂલ છે ને એને સારું કહ્યું થાય આમ કહે આમ થઈ જાય બધા પરિવારનું બધે ટોળું જતું હોય અને ઉધી ચાલવા મળે ચાલતા ઉતાર કરો એટલે ધીમે ચાલો વાતો કરતા કરતા સહજ નહીં સહજ નહીં મારી કે એટલે આપણે ધીમે ધીમે ઉતાર કરો ધીમે ધીમે ઉતાર એટલે કે પહોંચવું વિચાર ધીમે ધીમે રહીને ઉતાવળનું મૂળ વસ્તુ શું છે ન્યાય જોવા છે એવું બન્યું એ ન્યાય શું બન્યું બન્યું બરાબર એ તમારે માર્યા ત્યારે મારી પર અન્યાય કરે એવું નહીં પણ એ બન્યું એ જ્ઞાન એવું જયારે સમજાય છે ત્યાં બધું નિર્ભર ખરી વાત બુદ્ધિ કુદા કુદે કુદા અને સત્તાથી આ બુદ્ધિ દો ચાર વર્ષ મતભેદ વખત ના આવ્યો અમારે પછી બોલવાનો વખત ના આવે હું તો પછી ખસી જાઉં છું પછી મજા જેવું એની જોખમદારી તો છે જે છોડી દે એ જીત્યો પોતાનો ત્યાં છોડી દે એ જીત્યો હવે દાદા આપણે આ પ્રસંગ વાત કરી હું ક્યાં દાદા હું તૈયાર છું પણ મારે દાદા ની આજ્ઞા વગર મારા આગળ ની માન્યતા આપડો મોટો સમાજ નો લો ઉપર નુકસાન કમ્પ્લેટલી નુકસાન ગમ ના ગાય આપડે પોતાનો ઉપયોગ જ જતો રહે ને પોતે પોતાના સ્વરૂપ માંથી બહાર જઈને તન્માકાર થઈ જાય એટલે કોઈ કે વેપાર કરવાનું ગમ નથી ત્યાં સુધી અમારું એડજસ્ટમેન્ટ કેવી રીતે હોવું જોઈએ જયમેશને કહી દઈએ કે ગમ થવો જોઈએ અને નિકાલ જ કરવાનો છે તારે તો પછી આ એડજસ્ટમેન્ટ અમારે કેવી રીતે લેવા જોઈએ પણ પછી પાછું ફરતી બે દિવસે અઠવાડિયે દસ દિવસે પંદર દિવસ મારે છૂટે છે હા પછી વ્યવસ્થિત છે બરોબર આ બુદ્ધિ કુદાકુ ઘરનું ખાઈ આમાં શક્તિ કપાઈ જાય એ મેં બુદ્ધિપક નથી એ જ કીધું મેં આમાં આપણે જ્ઞાની પુરુષ પાસેથી ને આપણે આપણે જ્ઞાન મળેલા આપણે કળા કરવી જોઈએ નોડ આવે બુદ્ધિપક એવું કે છે કે જો હું તો એમની પ્રકૃતિ વધારે જાણું હજી એ કહે છે ને કે આવ્યું તો દાદા મને એના માટે ભક્તિ આપજો કારણ કે બહુ વિતરિત બુદ્ધિ છે એ બાબતમાં અને બહુ સેન્સિટિવ છે બહુ ઝીણું પાતેલું છે બાબતમાં બુદ્ધિ કાઢી ને શું થાય ફાયદો ગયો છું ન્યાય જોવા ના જાય ન્યાય જોવા છે તે કયું બોલ્યું ન્યાય જોવા ના જાય જે બની એક કરે એ શું જ પછી દાદા જેટલો બધો લાવ્યો બાપ મરી ગયા હશે કેવા સંસ્કાર છે નહીં મા બાપ બે મરી ગયા હશે પોતાને લઈને આવ્યા તને પોતાને દુઃખ રહી આ તો બહાર નીકળી લેર છે હું તો ભૂલી જવાનું હું તો ભૂલી જાઉં છું હું તો ભૂલી જાઉં છું તો મસ્તીમાં જાઉં છું છે કે તો મસ્તીમાં જ પડ્યા રહે જાણે છે નફો કાઢી ગયો છે ખરો ખબર એના માટે ઘણા એડજસ્ટમેન્ટ લીધા હતા અમારા બેન ના ત્યાં જતો હતો બેન ના ત્યાં લગભગ બરોબર થતું કે તેનું શું કારણ કે બીજી બુદ્ધિ કહીએ ખબર પડે ન્યાય કરવાના જે બન્યું એને ન્યાય કીધું જે બન્યું ન્યાય ન્યાય કીધું બુદ્ધિ શું બુદ્ધિ શું કરે ન્યાય સાચું ખોટું ન્યાય તેથી આ સંસાર ઉભો અને ન્યાય ના કરો હજુ ન્યાય કરતો આથી નિશ્ચય કરું છું કે હવે ન્યાય ક્યારે નહીં ખોરું લાગે પાડે એટલે જઈને સમજી જશે કે હવે આપણે જો નિકળા જાય છૂટી ગયા એવું એવું દર્દી એવું છે એટલે પછી સમજી જાય સમજ આ તો મિત્રા છે શોધતો જ નહીં બરાબર નથી પંદર વીસ વર્ષથી પોતાને જ પકડી રાખે છે મિત્રા જાય નહીં કરવાનું જે બને કરે તૈયાર કારણ વ્યવસ્થિત રીતે કદી બનતું જ નથી મેદાનમાં હાર એવું ના લગ્ન વાળા બધા ઘરે પ્રકારની બતાવી શકવાનો માટે પ્રયત્ન કરીએ છીએ એ કોઈ ચાલે છે ન્યાય એટલે ન્યાય એ ન્યાય નક્કી થઈ ગયેલો પાછો નક્કી થઈ ગયેલો એમાં તો વળી જોઈએ પાંચ પૈસા ના તાળવી છે કારણ કે બહુ મારા આવે છે ચીજ આપણે એનું કારણ કરીએ ને તો એ કાર્ય નથી બુદ્ધિ એ કાર્ય છે એનું કારણ કારણ શું જે બન્યું એને ન્યાય કહેવામાં જતું એમ મને જગત શું કે વાસ્તવિકતા બદલું કરાવી દેવું પડે અને ન્યાય પર વગર એને ઝઘડા ચાલે એટલે દાદા પેલું માં યોગ્ય લખેલું હતું કે ચાલી રહેલા સંસારમાં હું છું જ નહીં એ જે હોવું જોઈએ લક્ષ્ય ચાલી રહેલા જગતમાં હું છું જ નહીં એનું એનો લક્ષ્ય હોવું જોઈએ આપણે મેગેઝિનમાં યોગેશનો એક લેખ હતો એમાં એક વાક્ય હતું કે જ્ઞાની પુરુષ કે ચાલી રહેલા જગતમાં હું છું જ નહીં એ રીતનું એનું લક્ષ્ય હોય છે ચાલી જશે જગત માં લે તેથી જગત ચાલે દખલ છોડાય ન્યાય જોવાનું ન્યાય જોવા લોક શું કે ન્યાય કરવાનો ન્યાય કરીને બધું એ ન્યાય અને પછી ન્યાય ફરવા જાય તો પછી રાતે ઊંઘવાના પણ હેરાન નહીં કરતું ને બહુ હેરાન કરે છે ઘણી વાર એવો વિચાર કે આપણે જ્ઞાની જ્ઞાનીએ જે આપણને જ્ઞાન આપ્યું છે એને જે સામાયિક હોવું જોઈએ જે પ્રતિક્રમણ હોવું જોઈએ એના બદલે નિરંતર આ ન્યાયમાં જ એના સામાયિક ને પ્રતિક્રમણ થાય છે કલાકો ને કલાકો હવે આખી ગાડી એમની બાજુ જાય છે જે આવું બની જાય એટલે એકાંત રૂમમાં જઈ બહુ કડક રીતે નહીં એક કડક રીતે જાગી પડે

જોઈએ તેને હું વાંચું બીજાને આપીશ બહુ જરૂરી બહુ <laughs> તમારા જેવા કોઈ સમૂહ કરી ના શકે નહીં અમે આને આપીએ જોઈએ નહીં શું કહેતા આ તરી ભરે આ રહી ગયેલો ઉભો જ નહીં અરે તું ના બોલ મને શું મારું માથે બરોબર થઈ ગયું બોલ મારું માથે બરોબર પૂર્વ મહેશમાં સારું થઈ ગયું બે ચાર ઘણા આગળ થતો ક્યાં જવું કઈ જતો અહીં નહીં જવું ફરાય ફરાય અરે ભોગવ છે કોણ તને મારો ભાઈ ભોગવ છે એટલે કડકઈ કોણ તો તને માર તમે તો હજી લઈ લો ન્યાય આ ન્યાય પણ કરો હજી કોનું કોનું ન્યાય કોને તો તો બધો ન્યાય હોય છે નહીં જન્મ ફરી ચાલે ગાડી જતો છે ને જોડ કરી મારા બાર દેખાય ઓછી ગયા બધા દાદા ગાડીથી ગાડી અંદર ઓળખી એટલે ગાડી તો લઈને આવ્યો નમસ્કાર સારું થઈ પાણી એકલા ગાડી ગયો પાણી બે બાર બાર પંદર કિલોમીટર નહીં નહીં ના આમ જતી રહે એટલે કચ્છ કરે મેં તમને ઓછી બી બુદ્ધિ ના ચાલુ કીધું મારા આવે બધું સમજવું જોઈએ ફ્લેવર નહીં જ્યાં સુધી પ્લેન છે ત્યાં સુધી વકીલો બધું ન પ્લેન છે એટલે કોઈ વકીલ તમારે કેમ નથી પ્લેન છે જયારે ત્યારે એમ કર્યા છૂટકો જ નથી છૂટકો જ નથી આમ ત્યાં સુધી ચલાય પણ હું એ રીતે સુખની આશા રાખી નહીં આવે તો આવે બી આશા ના રાખી અત્યારે જ આપણે જોઈ રહ્યા જોઈ રહ્યા અનુભવી રહ્યા અત્યારે શું ક્યાં બહાર યાર તારું ચાલે ને ઘર ઘરે બહાર ઘર બહાર ચિંતા ને હું છીએ બધાની રૂબરૂ સ્વીકારી પહેલી વખત થોડી છે કે ભૂલ નથી હશે હા બહુ હેલ્પિંગ મશીન છે બહુ હેલ્પિંગ મશીન અમે અમે જ્ઞાની છું ને બહુ હેલ્પિંગ પોતાની ભૂલનો સ્વીકાર કરવો એટલે ભૂલ જોશે તમને જે પક્ષમાં હું જે ભૂલ કબૂલ કરે બેન જ ને આ બેન પક્ષમાં છે દાદા ને લેટ થાય છે હું તો કાલે ભૂલો થઈ ગયો ચાર રહી દાદી પછી નથી પછી મહિનો જોડે

બધું કરે નિરીદર્શન વિદ્યાને એમને કહ્યું કે એટલે કહ્યું છે હવે ફરી મળતા ફરી બની નહીં આવશે જેથી રીતે અજ્ઞાન તમને બધા આવી છે બધું ખબર પડી ગઈ બાર બારી હિંમત નહીં થાય